માતૃપિતૃ સહસ્રાણી પુત્રદાર શતાની છે સુખદેવજીએ વ્યાસજીને કહ્યું તમે પિતા નથી હું તમારો દીકરો નથી જીવ ઈશ્વરનો સંબંધ સાચો છે લંગોટીની પણ જરૂર નથી બધું છોડી દીધું છે સુખદેવજી લોક ત્યાગી સંત છે વ્યાસ અને નારદજી મહારાજ લોક સંગ્રહી સંત વ્યાસ નારદજીની એવી ઈચ્છા છે ધર્મનો પ્રચાર થાય ભક્તિનો પ્રચાર થાય કોઈના ઘરમાં ઝઘડો ન થાય બધા સુખી થાય સર્વને સુખી કરવાની એમની ભાવના છે ભક્તિનો પ્રચાર કરવા માટે નારદજી મહારાજ કૃપા કરીને જગતમાં ફરે છે બધા ભગવાનની ભક્તિ કરે કોઈના ઘેર ઝઘડો ન થાય કોઈ ભૂખ્યો ન રહે સમાજને સુખી કરવાની ભાવના છે ભાવના સારી છે સમાજને સુખી કરવાની ભાવના પણ ભક્તિમાં વિઘ્ન કરનારી છે જેને સમાજને સુખી કરવાની ઈચ્છા છે એને ભગવાનને ભૂલીને સમાજનું ચિંતન કરવું પડે છે આ લાયક છે એને વધારે આપવું જોઈએ આ લાયક નથી એને ઓછું આપવું ભગવાનનું ધ્યાન છોડીને સમાજનું ચિંતન કરવું પડે છે સમાજનું ધ્યાન કરવાથી રાગ દ્વેષ આવે છે આ સજ્જન છે આ સજ્જન નથી તેથી અમારા ઋષિઓએ સમાજ સેવાને બહુ મહત્વ આપ્યું છે છતાં સમાજ સેવા કરતા પણ ભગવાનની ભક્તિ શ્રેષ્ઠ છે ભક્તિમાં રાગદ્વેષ આવતો નથી સમાજ સેવામાં રાગદ્વેષ આવે છે જેને તમે વધારે આપશો એ રાજી થઈને આશીર્વાદ આપશે જેને ઓછું આપશો જેને ન આપો એ શાપ પણ આપશે સમાજ સેવામાં દોષ પણ છે સમાજ સેવા બધાનો ધર્મ છે વ્યાસ નારદજીમાં વૈરાગ તો છે પણ અંશ ઓછો છે સુખદેવજી મહારાજમાં વૈરાગ પરિપૂર્ણ છે સુખદેવજી મહારાજની કથાથી ઘણાનું જીવન સુધરે છે સુખદેવજી મહારાજને ખબર નથી કે જગત બગડ્યું છે સૂર્યનારાયણને અંધારું દેખાતું જ નથી જેની બ્રહ્મદૃષ્ટિ સ્થિર છે એને જગત બગડ્યું છે એની ખબર જ પડતી નથી એક બ્રાહ્મણે સૂર્યનારાયણના બહુ વખાણ કર્યા તમારા બહુ ઉપકાર છે તમે બહાર આવો છો ત્યારે અંધકારનો વિનાશ થાય છે શ્રી નારાયણે કહ્યું તમે મારા ઉપકાર માનો છો હું ઉપકાર જેવું કંઈ કરતો નથી મને બતાવો અંધારું ક્યાં છે અંધારું કેવું હોય છે સૂર્યનારાયણને બધું દેખાય પણ સૂર્યનારાયણને અંધારું દેખાતું નથી સુખદેવજી મહારાજની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર છે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય પરિપૂર્ણ હોવા છે સુખદેવજી મહારાજને જગત દેખાતું જ નથી જગત બ્રહ્મરૂપે જ દેખાય છે એક સંતને પૂછ્યું હતું મહારાજ આખો દિવસ ભક્તિ કરો છો જગતનો તો થોડો વિચાર કરો તે સંતે જવાબ આપ્યો ભગવાનના દર્શનમાં મારું મન ધરાતું નથી જે દિવસે પરમાત્માના દર્શનમાં મન ધરાશે ત્યારે હું જગત જોવા આવીશ સુખદેવજી મહારાજની કથાથી ઘણાનું જીવન સુધરે છે સુખદેવજી મહારાજ જાણતા નથી જગત બગડ્યું છે જગત બગડ્યું છે એની ખબર તેને જ પડે છે જેનું મન થોડું બગડેલું છે જેનું મન ગંગાજળ જેવું અતિ શુદ્ધ છે એને જગત બગડ્યું છે ખબર પડતી નથી સુખદેવજીમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ ત્રણે પરિપૂર્ણ છે વ્યાસ નારદજીમાં જ્ઞાન પરિપૂર્ણ છે ભક્તિ પરિપૂર્ણ છે વૈરાગ છે વૈરાગનો અંશ થોડો ઓછો છે સમાજનું કલ્યાણ થાય ધર્મનો ભક્તિનો પ્રચાર થાય આ ભાવના છે આ ભાવના સારી છે અરે જેણે પોતાનો સ્વભાવ સુધાર્યો નથી જેણે પોતાનું મન સુધાર્યું નથી જે ઘરના લોકોને સુધારી શક્યો નહીં એ સમાજને સુધારવાનો એવું લાગે છે કે હવે સમાજ નહીં સુધરે તમે વ્યક્તિગત તમારું જીવન સુધારી શકો છો તમે સમાજનું અંગ છો તમારું જીવન બરાબર સુધારશો તો સમાજનું એક અંગ સુધરી જશે આપણા જેવો સાધારણ માનવ બીજાને સુધારી શકતો નથી ભગવાન જયારે કઈ કૃપા કરે છે સંતને જયારે લાગણી થાય છે ત્યારે સમાજ ત્યારે જીવન સુધરે છે સમાજને સુધારવા માટે ભગવાન વૈકુંઠમાંથી સંતોને મોકલે છે સાધારણ સંસારી માનવ બીજાને સુધારી શકે નહીં બીજાને સુધારવાની ભાનગડમાં પડવા જેવું નથી તમે તમારું સુધારો તમારા સ્વભાવને સુધારો તમારા મનને સુધારો તમારામાં બહુ શક્તિ હોય ઘરના લોકોને સુધારો જેને પોતાનું જીવન સુધાર્યું છે એ જ બીજાને સુધારી શકે છે વ્યાસ નારદજીમાં જ્ઞાન ભક્તિ પરિપૂર્ણ છે વૈરાગ્ય પણ છે થોડો અંશ ઓછો છે સુખદેવજીમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણે પરિપૂર્ણ છે તેથી સુખદેવજી મહારાજને ઉત્તમ વક્તા માન્યા છે સુખદેવજી મહારાજની વાણી અને વર્તન બે એક છે વાણી અને વર્તન જેનું એક છે એના શબ્દમાં શક્તિ આવે છે એના શબ્દની અસર મન ઉપર થાય છે ત્યાગ વિના શબ્દમાં શક્તિ આવતી નથી સુખદેવજી મહારાજ ઉત્તમ વક્તા છે અને પરીક્ષિત એ ઉત્તમ શ્રોતા છે પાંચ અધ્યાયોમાં પંચવિધ બીજ શુદ્ધિની કથા આવે છે માતૃશુદ્ધિ પિતૃશુદ્ધિ વંશ શુદ્ધિ અન્ન શુદ્ધિ અને આત્મશુદ્ધિ આ પાંચ શુદ્ધિ જ આ પરિપૂર્ણ છે એને જ પરમાત્માના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા થાય સંસારમાં જીવ અનેક વાર દુઃખી થાય છે છતાં સંસાર મીઠો જ લાગે છે ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થતી નથી સાધારણ માનવનું મન એ છે કે છાણ બહુ સરસ છે છાણના કીડાને ત્યાંથી ઉઠાવીને તમે બરફી ઉપર રાખો એ બરફી ખાશે એ બરફીને છોડીને પાછો છાણમાં જાઓ સાધારણ માનવનું મન એવું જ હોય છે સંસાર સુખમાં મનથી ઘૃણા આવતી નથી સંસારમાં મજા છે સંસારમાં જીવ અનેક દુઃખી થાય છે ભગવાનના ચરણે જવાની ઈચ્છા થતી નથી ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થતી નથી એનું એ જ કારણ છે મન મલિન છે અને તેથી સંસારમાં રમે છે ભગવાનની જરૂર નથી કેટલાક ભક્તિ કરે છે એ ભક્તિ પણ સંસારનું સુખ ભોગવવા માટે કરે ભગવાનના સ્વરૂપનું એને ધ્યાન નથી ભગવાનના દર્શનની ઈચ્છા નથી પાંચ પ્રકારની શુદ્ધિ જ્યાં પરિપૂર્ણ હોય અને એને જ પરમાત્માના દર્શનની ઈચ્છા થાય છે સાતમો આઠમો નવમો દસમો અને અગિયારમો આ પાંચ અધ્યાયોમાં પંચવિધ બીજ શુદ્ધિની કથા છે સુખદેવજી મહારાજ ઉત્તમ વક્તા છે તેમ ભાગવતના મુખ્ય સગોતા પરીક્ષિત એ ઉત્તમ શ્રોતા છે પરીક્ષિતનો જન્મ દિવ્ય છે માના પેટમાં હતા ત્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું એવું બ્રહ્માસ્ત્ર છોડ્યું માનું મરણ થાય નહીં અને પેટમાં જે બાળક છે તે જીવે નહીં એવું બ્રહ્માસ્ત્ર છોડ્યું છે પાંડવ વંશનો વિનાશ કરવા માટે બ્રહ્માસ્ત્ર છોડે કૌરવ પાંડવોના યુદ્ધની થોડી કથા કરી છે પ્રભુના પ્યારા એવા પાંડવોના વંશમાં પરીક્ષિતનો જન્મ થયો છે વંશ શુદ્ધિ માટે આ કથા છે ઉત્તરાજીનું શરીર ભળવા લાગ્યું ગભરાયા મને આ શું થાય છે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે